તપ ભગવાને જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ ચાર મોક્ષના પાયા છે એમ કહ્યું પણ લોકો પોતાની ભાષામાં લઈ ગયા હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન હું શુદ્ધાત્મા છું એવી પ્રતીતિ એ દર્શન અને જ્ઞાતા દ્રષ્ટા રહે એ ચારિત્ર અને બહાર કશું થાય ત્યારે હૃદય તપે ત્યારે એને જોવું અને જાણવું એ તપ એને આંતર તપ અદીઠ તપ કહ્યું મોક્ષે જવા માટે આંતર તપ જોઈશે બાહ્ય તપની જરૂર મોક્ષે જવા નથી બાહ્ય તપથી સારી ગતિ મળે પણ મોક્ષ ના મળે અદીઠ તપ દેખી ના શકાય એવું હોય ફોરેનમાં પ્રવેશ ન કરવો અને હોમમાં જ રહેવું એને જ ભગવાને ખરું તપ કહ્યું આત્મા અને અનાત્માના સાંધાને એક થવા ના દે તે ખરું તપ અને આ તપ પણ શાને માટે કરવાનું કારણ કે અનાદિથી ફોરેનનો અધ્યાસ છે તેથી તપ કરવું પડે છતાં આ તપથી તપવાનું ના હોય મોક્ષ માર્ગ એટલે બિલકુલ સહજ માર્ગ એટલે ક્રિયાકાંડ ના હોય મહેનત ના હોય તપ ત્યાગ જપ એ બધી ક્રિયાઓ ફળવાળી છે ફળ મળે ત્યાં સુધી રહેવું હોય તો મુકામ કરો અને પછી ફળ ચાખશો પણ ફળ આવે ત્યારે કઈ જાતના વિચાર હોય તે શું કહેવાય બી વાવ્યું ત્યારે ત્યાગી દશામાં હોય ને ફળ આવ્યું ત્યારે ગૃહસ્થી દશામાં હોય પંચેન્દ્રિયના વિચારોમાં પડ્યો હોય તપ ત્યાગથી દેવગતિ મળે મોક્ષ ના મળે મોક્ષ તો સહજ થાય ત્યારે જ થાય આ તપ ત્યાગની મહેનત કરે એ તો હેન્ડલ મારવા પડે છે આપણે પૂછીએ કે તબિયત બગડી તેથી ભૂખ્યા રહો છો તો તે કહેશે હું તપ કરું છું કેટલા દિવસ ભૂખ્યા રહેશો તો તે કહે ચાર દિવસ તો તમે તપ કરીને તપેલા હશો કે ઠંડા પણ તે તપેલો જ રહે એવા તપેલાને છોકરાએ કંઈ કહ્યું હોય તો એવી અગ્નિ કાઢે કે છોકરો વિચારે કે આના કરતાં બાપ ના હોય તો સારું ભગવાને કહેલું કે પેટમાં દુખતું હોય અજીર્ણ થયું હોય તો એકાદ ટંક ખાજે વધારે ખાઈશ એ પોઈઝન છે અને નહીં ખાઉં તો એ પોઈઝન છે તેથી ભગવાને ઉણોદરી તપ કરવાનું કહેલું તે કેવું કે રોજ ચાર રોટલી ખાતો હોઉં તો ત્રણ રોટલી ખાઈને શરૂઆત કરવી અને ભાત અડધો ખાજે તો તારે તપ કરવાની જરૂર નથી પેટને ખોરાક જીવવા પૂરતો આપવો આફરો ચઢે એ ગુનો છે દૂધપાક પીધો હોય ને સત્સંગમાં કહ્યું હોય કે આટલો પાઠ કરજો તે સૂતા સૂતા પાઠ કરવા જાય તો ઘેન ચઢે ઘેન ચઢે એટલું ખવાય જ નહીં આ બહુ દિવસો સુધી ભૂખ્યા રહે છે તેને તો ભગવાને ઢોર લાંઘણ કહ્યું છે પણ એ કષ્ટનું સેવન છે તે ફળ વગર જાય નહીં દેવગતિ મળશે વિલાસ કરો તોય ફળ મળશે ભગવાને નોર્મલ રહેવા કહ્યું સહજ માર્ગે ચાલ્યો જા એમ કહ્યું પણ ભગવાનની વાત કોઈ સમજ્યું જ નહીં ને લોકો અણસમજણથી તપ કરવા જાય છે